વસ્તી કેમ આટલી બધી વધારે થઈ ગઈ આપણે ત્યાં અને જમીન ઓછી પડે છે હા જુદા જુદા રહ્યા સાઠ બીજા બીજા બીજા બીજા બીજા બીજા બીજા રહેતા હતા સંપર્ક લગ્ન પછી વિનાયક થયા ગયા પછી વિનાયક થયું તો પછી જશે સત્તામાં લગ્ન થઈ જવા મળે એટલે આ અમેરિકન પ્રજા જુદી થઈ ગઈ બધા બીજ ભેગા થયા saying the world is coming to one, becoming one. <laughs> આ બધા સાથે બધા વર્ણો બધા જર્મનો કે બ્રિટિશો કે બધા કાળાઓ કે બધા ભેગા થઈને મિક્સર થયું મિક્સર થયું મિક્સર સારું નહીં સારું થયું કેવાય આપણે કેમ ના તમે આપણે કેમ નાખો કે તમે જુદા બીજામાં ના મેરેજ થવું ને મિક્સ થવું આપણું મિક્સઅપ છે બધી પ્રજા ઇન્ડિયા કહે છે ને બધામાં ભરી તો હમણાં કેમ નાખો તમે હે ના એમ કે તો આપણે ઇન્ડિયન્સ ને અમેરિકન જોડે પરણવાની કેમ ના પાડો છો ઇન્ડિયન્સ અમેરિકનો જોડે પરણે એના માટે કેમ નાખો છો સીધું નહીં પણ ત્યાં તો કેટલા વખત બધા રહેતી રહેતી રહેતી બધી ભળી જાય સીધું પરિણામમાં તો મતભેદ ઉભા થાય કારણ કે એની એનું એના સંસ્કાર જુદા એના સંસ્કાર જુદા મજા ના આવે તમારા છોકરાઓ બધા કહે છે ને અમારી નાતીમાં જ પણ એવું એડજસ્ટ થઈ ગયું પહેર્યો હતો પટેલ હતો બહુ ક્રાંતિકારી હતા એ નાગરંગો પહેર્યા નાગર અને નાગર થતો મોટો ઓફિસર એ આને આને આંધી દીધી એવું કઈ મામા થાય એ ભાઈના તે અમારા ભાગીદાર હતા પછી મને કે છે બીજા ભાગીદાર હતા એક જ કામ કરતા દક્ષિણપુર મને કહે છે કે આપણે તમારા ભોળાને રૂપિયા થતા દોઢેક લાખ રૂપિયા છે એ લઈને આપણે મુંબઈ જવાનું છે હજાર હજાર મોટો છે હજાર મોટો કેન્સલ થઈ તો આપણે પાસે પેટી ખાવાનું છે કેન્સલ થઈ ગયું એટલે પછી એ અમે એના મામાનો દેવ ગયા પેલી લઈ જાય સંસાર ખાધા વગર ચાલે નહીં સંસાર ખાઈ જાવ એટલે દુકાન લઈ આપતો તો સંસાર મૂક્યો અને પછી ઘી લઈને આવી તે આવી એક નાની ચમચી કે આમ કરીને આ મૂકી એટલે એનું મોમત ચી રહ્યો મન માનો મારો ભણો ભણી ત્યાં લાવ્યો અમારા તો આમ પાછો કરનાર છે <laughs> રાઈસ એંગલ પાછો બ્રાહ્મણી કાં આવે નહીં આવે એટલે આવું બીજું પડી જાય એમાં મજા ના આવે સમજાવ સંસ્કાર જાય ને ના એટલે એમના મામા તો બહુ પીડે ઘોડો કઈ કોમ્બિનેશનમાં બહુ ફરક છે પટેલ અને બ્રાહ્મણને આપો એટલે દાદા શું કે એમને નડે જોડવા ભાઈ કે જે આનો અર્થ સમજાવો તે મૂળથી મૂળ છેલ્લા છેલ્લી જાતના પરમાણુ મુખ્ય જવાના માટે છે તે છેલ્લા પરમાણુ હોવા છે એવા પરમાણુ પુષ્પાબેન કહે છે ભાઈ હે તો બહાર ને અંદર નિર્ગમ કેમ કે અંદર ની ગમતી નહીં બહાર ગમતી ગાંઠો નહીં કંઠાવ નહીં ક્રોધ માર મારેલો બધું બધું હોય સરળ સ્પંદ સરળ સ્પંદ સ્પંદ એટલે સ્પંદન ચરમ એટલે છેલ્લામાં છેલ્લું સમરસ એટલે નિરસ નહીં સરસ નહીં નિરસ નહીં સરસ નહીં Wow. Wow. Wow. મૂળભૂત મજબૂત પૂતગલ એને પર્સન કહેવાય એટલે મજબૂત ને પણ જરા વધુ પડતું આમ દેખાય પાર જેવું તારે મોટું છે ત્યાં તો મને લખે મજબૂત પર્સન મજબૂત ન પડશે large વસ્તુ શું હતી પર્સન અમુક પર્સન એટલે ગાવાની મજા ગાવાની મજા ગાવાની મજા સમજવાનો અમો નથી આત્મા આ તો બધે શબ્દો શબ્દો વિચાર પાર અમે પ્રયત્ન કરવાના અમે ગાવા લાગીએ એનું શું કામ છે આપડે વાત આત્મા રમો એની વાત બધી વિદ્વતા થઈ જાય પછી તેમાં જ રમણ થયા કરે એ કામ જવું નહીં તે કામનું નામ નામ જે ગામ જવું હોય પડે ને ભજતા હોઈએ એ તો સમજવું પડે ના એ બધું ને એ પોતે કહી દીધું બુદ્ધિ <laughs> ગણ બીજું ઊંધું ઉતરવા નહીં <laughs> આપડે છે ને શું જળની પર પહોંચી જઈએ ઉપયોગ તો ભર્યા કરે પણ દાદા એવું થાય કે કોઈ વખત સમજણ પડે ને એટલે એકદમ ભાવ વધી જાય જરૂર નથી ભાવ ભાવ ખોટા પણ ભાવ વધારે હું ક્યાં વેપાર કરવા પણ દાદા આજે આપણે અટક્યું હોય ને એ કેવું કે આ અમારે આટલી શું કહેવાના શું અવસ્થા એ ગાડી સરસ ચાલે છે આ આમાં આપણે શું કરવાનું ઉપયોગ ઉપયોગમાં રાખવાનો આત્માની રમણતામાં રાખવાનો બીજી ગાડી ઉપયોગ જાય એટલે અર્થમાં અર્થમાં આખી રાતે આ સસ્તી કરે આ છે આ મેં પૂરો પૂજગમ રહી આખી રાત પૂજગમ રહી તમે નથી રોકાવા દેતા ચલાવી દો છો હવે નીકળ બહાર એમ કહી દો છો ના ના આટલી તો વધારે બગાડ્યા રોજ આત્મામાં જાય એટલું આપણે લેતા જ <laughs> એમ કઈ વાત છે ભાઈ તે બીજાજી ત્યારે બધી પૈડી કાઢી નાખી. પછી જોશે કે આ પહેલા કઈ કરેલી પૈડી એટલે પીડા કરનારી. પીડા કરનારી વસ્તુ આ ચીજ માનતો છે. એમાં લોકો કોણ પડે એ સાહિત્યકાર બધા તો આમાં વર્ગે જો ઘેરે. જો, તલક મહમદ જેવા હે? હે સંગીત જે ગાય એ બધું દર્દો વાળું જ ગાય સુખમાં જ હોય ભગવાન ઉપર છે કે તો અમારે એ વાત તારા ઉપર હોય તો મારે જ અમે કઈ નથી ઉપર બાપો નથી પણ તું મારું ઉપર છે તારે કે તું ત્યાં આવી આવજો પછી કલ્પેર આવજો આ બધું કલ્પેર કલ્પેર કલ્પિત નહીં બધા કલ્પેર ઉભા બાપો હતા કેમ નહીં હારી આવતો તમે કહી લો કે ભાવ કરો તો પહોંચી જાય એટલે કોણ આપવાની જાય પોતે ક્યાં આગળ જે જગ્યાએ રહે છે ત્યાં આગળ પોતે બરાબર બીજી જગ્યાએ ના ના અવલંબન તો જોઈએ જ આટલો બધો આત્મા શક્તિશાળી છે જેની અંદર રહેલો છે તે જીવ કેમ આટલો બધો પરાધીન પરાધીન મૂર્તિ આમાંથી સુખ માની તું એટલે હવે હજુ હજુ એની પરાધીનતા છૂટે અમે છૂટો થઈ જતા પરાધીનતા સ્વીકારેલી છે ઊભી કરેલી એટલી બધી પ્રબળતા છે પરાધીનતામાં આ બાબાની માં છે વિધિ કરશે તો બાબાની છેતરી માં બીજી જગ્યાએ ગઈ એના કર્મણ થઈ જશે મારે હું કારણ કે એને સહન ના થાય એને અવલંબન છે એનું એના આધાર જીએ અવલંબન ના આધારે બધું જગત જીએ એટલે અવલંબન એટલે જગત એટલે અવલંબન એટલે જગત અવલંબન એટલે તો બધી જગત અને નિરાલંબ એટલે આત્મા નિરાલંબ થવાનું નિરાલંબ એટલે ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ આખું એટલું કઈ માણસ નું એવું નહીં દેહનું બધું દોન હોય તે ખરાબ થાય ઉપાધિ પૂછે શું થયું તને વાહ વાહ વાહ વાહ હવે મને હારી દુખાય મારી હારી દુખાય હા એમાં શું કટકટ કર્યા કરો અરે મને પણ તરત નીચે ના ખબર પડે અનુભવ વગેરે શું જાણે બહુ દુખે છે તમે તમે તો અંદર પડોશી એટલે તમે રહેતા હોય તો ને તમને દુખે એટલે તમને અમારી જે પીડા ના થાય થાય ફોટો ગાળો નહીં આવે <laughs> મેં એટલે જાણવાની વસ્તુ આ બધી અહીંયા બધી જાણવાની વસ્તુ એ બધી આ જે છે આ બધું પછી આ બધું દ્રશ્ય છે દ્રશ્ય ક્યારે કહેવાય નામ બામ બોલ્યા કરે બધું આ ઘર વખરી ઘર વખરી તરીકે જોવું એ દ્રશ્ય કહેવાય વિગતવાર જોઉં આ ટેબલ છે આ ખુરશીઓ છે દૂર નહીં છે વિગતવાર નહીં તો દ્રશ્ય કહેવાય નહીં તો આ ઘરમાં નક્કી પડ્યું છે લઈ આવો એ દ્રશ્ય દ્રશ્ય એટલે આ ડિસાઇડ વસ્તુઓ અને જ્ઞેય એટલે ડિસાઇડ દાદા જ્ઞાતા ની પાસે આંખો એવા જોવાની શક્તિ નથી તો જ્ઞાતા કેમ કે અનુભવે જ્ઞાતા પાસે જ્ઞાતા પાસે જ્ઞેયને જોવાની દ્રષ્ટિ તો નથી ને શક્તિ નથી ને જ્ઞાતા પણ દ્રષ્ટિ નથી આમ તો એ દ્રષ્ટિ જ કહેવાય ને એ દ્રષ્ટિ જ કહેવાય ને આમ હા હા ભાઈ દ્રષ્ટિ સાથે જયારે તમને દ્રષ્ટિ થાય ત્યારે હોય ને આપણે જ્ઞાન આપી ત્યારે તમારું ના તમારું હું જોઉં છું દ્રશ્ય દ્રષ્ટિ જોઉં છું બધું એવું કે દ્રષ્ટા દ્રષ્ટિથી દ્રશ્યને જુએ છે હા અને જ્ઞાતા જ્ઞેયને જ્ઞાનથી જાણે છે બરાબર એટલે જ્ઞાતા ને જ્ઞેય અનડિસાઇડેડ જ્ઞાનથી એટલે આ ખુરશી છે એવું જ્ઞાન અને ત્યાંથી જાણે છે એ ડિસાઇડ આત્માઓને તમે આમ એ કરો તો તમારા તમારા આત્માના અનુભવ કોને તમારા શુદ્ધાત્માના અનુભવ કોને અમને કેવી રીતે અમને કોમ્પ્રિહેન્ડ કરીએ જ્ઞાતા દશા પરમાનંદ છે તમારે આ પરમદાસ શું કહી રહ્યા છે કયા કરો લાંબો રસ્તો થઈ ગયો તમારી પાસે આવ્યા સીધો રસ્તો જોઈએ સીધો છે આ ઘણો સીધો થઈ ગયો છે અહીંથી છે તે ના હતા રસ્તા કેવાય બધા આવરણો જલ્દી તૂટે એવું થાય જરૂર તમે નક્કી કરો મારે અત્યારે કરવું છે તો થઈ શકે બધા આખો દિવસ ના છે ને તાર ટોકલા કરે ને થઈ બહુ <laughs> નિરંતર રહેવું <laughs> નિરંતર તો આ બધા ધંધા સુધી બંધ થઈ જાય તારે ધંધા બંધ થઈ જાય દાદા તમારા ધંધા તો પુષ્કળ વધી ગયા છે અમારી બધી ફાઇલો તમે તો નિર્લેપ રહીને ચલાવો છો બરોબર છે પણ આ તમારો તો નફો કોટ જાય એવા એવા દાદા એ તમે નિકાલી ગણીએ છીએ તમે અમને પદમાં મૂક્યા પછી એટલે આપણે એ બધું ભણવું પડવાની જરૂર આપણે આપણે ઘણું પદ પામી ગયા જ્ઞાનીય ચિત્તાવન હજાર પ્રશ્ન પામે પછી ઉતાવળ તો ગાડીમાં કેમ કરે મેં કહ્યું ચટકી ઉતાર ગાડી પી જાય હા તો ઉતાર ઉતાર કરું છું ના ભાઈ જવાબ અમેરિકા બધા હાઈપર બહુ હાઈપર હાઈપર ટેન્શન વાળા અમેરિકામાં અહીંયા જમીને બેસે નહીં ખાઈ તમે તો ઘણી શાંતિ કરી દીધી છે પણ આ તો કહીએ કે પરમાણુ એવા છે અહીંયા મેં કહ્યું આપણે મહાત્મામાં આ પૈસા લઈએ છીએ તેમાં રેસકોટ કોઈ કરતો નહીં આ રેસકોટ ની ચીજ નહીં બહાર રેસકોટ કરાયેલી એનો દેરગાઈ જાય પછી એને શું કઈ ખબર પૂછાઈ જાય નહીં એટલે મેં કહું તાકો કીધી છે કે થોડું રેસ્ટોરન્ટ સારું પડે એની એ ઈચ્છા કે હું મારાથી વધારે આપું છું એવું લાગી છે ને આજે આપણે બહુ સાથી વધારે જરૂર નથી તું તારો આટલું પૂરું કરે બહુ થઈ ગયું પછી આ વધારે તારો તારો તું આત્મા કર હા તારે રાજી બીજી આપી છે એટલું બહુ છે હવે આત્માનું કર તારે બીજી કઈ દસ વખત આપું છું પાંચ હજાર પૂરા થયું તારે છઠ્ઠે હજાર કશું કરવાનું નહીં કારણ કે આપણું કાયમમાં આ વેપાર નથી આ તો રસ્તે જતા થોડુંક લાગવું પડે છે તે સારું છે લોકો પૈસા અને આ તો સરસ જગ્યાએ લોકો કેટલા લોકોનું કલ્યાણ થશે એટલે આ તમારા શ્રીમંદર સાહેબને દર્શન કરી પણ તો હરીફેરી ઈચ્છા નહીં તમે બધા હરીફેરતા મેં કોઈ તારે જ ઈચ્છા છે એને હરીફે કરતા બધા પછી આપું નથી જરૂર બધા ત્યાં હોતા નથી ત્યાં તારે સર્વિસ કરું છું તે હિસાબે સાડા સત્તર હજાર ડોલર ત્યાં લખાયા હતું ઓછા છે બધા કહે હું સર્વિસ કરું તો એને ઓછા કરું પાડોશીને કેવી રીતે હેન્ડલ કરો છો તમે તમારા પાડોશીને તમે કેવી રીતે જુઓ છો આત્મા અને ની વાત કરે તમારા પાડોશી સાથે હા સરસ રીતે બહુ સારા માણસ એવું જાણો <laughs> સારા માણસ ઘણા સારા માણસ કેટલી દખલ નહીં બધી ભાંગે નહીં કે જોઈએ નહીં <laughs> કરીએ કોઈ હેરાન નથી વહેલા ઉઠાડો થયો હતો નહીં મોડા ઉઠાડો થયો હતો નીચે મહાત્મા આવ્યા છે કેતા હતા અડધા કલાક ઉઠીને આવતા આ તો બદલતા નથી પણ હીરાભાઈ બદલતા નહીં બરાબર એમને એમના નેબર એમના પડોશીને સુધારવું છે એવું સુધરે તમારે જેટલા સરળ થાય દાદા અમને અમને આટલો વિયોગ આવ્યો હીરાબાને કેમ નહીં વિયોગ લાગે વિયોગ લાગતો હશે ને તમારો લોકોનું કલ્યાણ થાય એટલે બધા જાવ ઉંમરનો દાદા ભગવાન કર્યા કેટલા અંદાજ બરોબર છે દાદા મને તો ઘણી વાર વિચાર દાદા છ વીકે મુંબઈ મુંબઈ કર્યા પછી છ વીકે વડોદરા તમે પહોંચ્યા બરોબર તો છ વીક સુધી ઈરાભાઈ બધા રાહત ક્યાં કરી હશે તમે લંડન થી મુંબઈ ગયા કેમ તમે ઔરંગાબાદ ગયા એમ અમને આટલો બધો વિરહ લાગે આ પક્ષ છોડવાનું મન નથી થતું જ્ઞાની પુરુષ પોતાના આત્મા છે એવું કહ્યું એટલે તે આત્મા લાગે ને પોતાના આત્મા એટલે અમે અર્ધી પરિચય હવે ના જેવું છે એમ એટલે પછી તમે એમ કહો છો કે હમણાં હમણાં મળ્યું છે એટલે એવું લાગે તો પછી ધીમે ધીમે વિરહ ના લાગે એટલે તો પછી અવજ્ઞા જેવું થઈ ગયું કેવાય વિરહ ના લાગે તો જુદા છે એવું લાગે જ નહીં પછી જોડે જ છે એવું પૂછો વસંતબેન પૂછો આ ખરેખર વિરહ તો કોણ નામ કે મળવાનો રસ્તો જ ના ભેગો થાય રસ્તો તો ખુલ્લો જ હોય પણ તમારે નોકરીઓ કરવી છે તો શું થાય પકડી નથી કરવી પડે છે ફરજિયાત કે તમને ક્યાં છે નોકરી ફરજિયાત છે ગુનો કેતા રહી પાણી પણ છે પછી આવ્યા જવું જ પડે ચાલો કેટલા વાગ્યા બસ માર્કેટમાં આપણે અમુક કશું જાણતા નથી ના એવું કહ્યું છે જાણતા નથી એવું કશું નહીં જાણીએ છીએ એવું ના હોવું જોઈએ હા પોતાનું સ્વરૂપ જાણીએ છીએ સુધાર્થ નથી તો ના બરાબર કેસ ચડે કેસ ચડે એટલે નહીં જવાનું શું બીજું જાણવાનું કેસ ચડે ભૌગોલિક વાત હા કેફી ચીજ અને વાત શું હતું ને આત્મા કોણ આત્મા શું અને કોઈ વાર આમ ચોપડી વાંચીએ ત્યારે સ્વ પરિણતિ પર પરિણતિ એ વાંચીએ વાંચીએ ત્યારે બરોબર આમ ખ્યાલ આવે પછી એમ થાય કે ચાલો દાદા આવશે ત્યારે પૂછશું દાદા આવે ત્યારે કઈ પૂછવાનું થાય જ નહીં પાછું પરપરિણે એટલે બરાબર વ્યવસ્થિત અને અહીં કરે છે હું જોઉં છું જાઉં છું ત્યારે દિશા છૂટો છે શબ્દ ની મારા સમજી ગયેલા હોય ને આપણે આપતા વાણીનો આમ વાંચન કોન્સ્ટન્ટ રહે તો અંદર બરોબર પાકું થતું જાય દરેક વસ્તુ એ વાંચે થોડી થોડી વાર હોય છે અમુક વસ્તુ આપણે સત્સંગમાં થાય એની કરતા પણ ડીપમાં હોય છે જે શુદ્ધ ઉપયોગ માટે ચાર પાનાનું ચેપ્ટર છે સાતમે આપવાનું હા એટલું સરસ સમજાવેલું છે તે સમજવાનું છે આ બધું પૂછપૂછ કરે છે નહીં જરા કંટાળા આવે એટલે જઈને પૂછે પાંચ ખાલી એટલો પૂછે કાલે કીધું ને કે ભગવાનને આપણે ગુનેગાર ગણીએ આપણે તમને ગુનેગાર કરો તમે બદલો ના વાળો ભગવાનને ગુનેગાર ગણીએ તો આપણે ભગવાનને તડકાવીએ તો શું થાય આપણે કોઈ વાત કહીએ વળિયા ને બહુ પ્રેમ હોય તો કે દાદા તમે આવું મને ધ્યાન લે તો એ શું થાય દાદા તો વાત કીધું કે ભગવાન તો આપણો છે કેમ ના સરકાવે પૂરો ભગત હોય તો સરકાવે એ આક્ષેપ કહેવાય ના સરકાવેલું છે એટલે વાલસી ને પેલું ગુનેગાર પેલું તમે કહ્યું ને કે મારો ગુનો થયો હશે તો હું તને ધોઈ આપીશ પણ ભગવાનનો ગુનો ના કરીશ કરીને ભગવાન ઉપર આક્ષેપ ના મૂકીશ કે ભગવાને કર્યું ને આ ભગવાન આ કર્યું સારું કર્યું મારું બગાડી નાખ્યું ભગવાન ઉપર એવો આક્ષેપ ના મૂકીશ કે છે અને બીજી બાજુ આપણે એવું પણ કહ્યું છે કે તું તને કંઈ એવું આવે તો તું ભગવાનને પણ તડકાવજે કે તો કે તો પછી આપણે ભગવાનને તડકાવીએ તો ગુનો ના લાગે તો જેને પ્રેમથી ભરે <laughs> એ તો પ્રેમ હોય ત્યારે શબ્દ પ્રેમ છે આપણે લાગે આપણે એને એને વગર ગમતું જ નહીં તારે આપણે કરી કહે છે બરાબર એમને મારા વગર ગમતું નહીં એવું લાગે તો સ્પષ્ટ કહી છે ભગવાનને આપણા વગર ગમે ને સાહેબ પૂરી કહી અગર આપણને એમના વગર ગમે ને ઘણા તો ગમે છે ને ના ગમે ભગવાન ના એ ગમે છે સાચી વાત ગમે છે શૈલેષ ગમે છે <laughs> એમ કે છે કે ગમે છે ખરું પણ હવે ખબર પડી છે કે એને હું જુદા એ છૂટું થઈ જશે પણ ભગવાન જોડે પ્રેમ આવે ને આખો દાડો એમના વગર ગમે નહીં ત્યારે આપણે ચડી કહેવાય મને તમારે ગમતું નહીં તમે બધે જમતા અથડાયા કરો છો <laughs> કહેવાય કઈ પણ આપણે બીજી બહુ ચીજો ગમે છે તો ઘણો ઘણો નિકાલ થવા મળે અનંતકાળ નો આ બધું રોગ એક અવતાર નો કાળ તો બહુ હાલા કરે અનંતકાળ નો રોગ રોગ ઘણા કાળ નો ઘણા અવતારો આપણે જ ભરેલો પોતે જ ભરેલો ના રોગ વધતો જ ગયેલો અને એક અવતારમાં તે થોડા ચમત્કાર વીસ પચીસ વર્ષે એમને જ ગયા બરાબર પણ અક્રમ છેલ્લે નીકળ્યું બધા લાખ હતા એના ફર્યા પણ નીરબેન પ્રયત્ન બહુ કર્યા પણ બહુ આક્રમણ નામ થયા નહીં કઈ બહુ ના થયું પરમાણુ એકલા રૂપી છે અને બીજા બધા અરૂપી છે તો કે આત્મા પણ કાળ છે ગતિ ગતિસાય સ્થિતિસાય કે બધા તત્વોની જેમ અરૂપી છે એના જેવો જ અરૂપી છે આત્મા બધા રૂપી ઇન્દ્રિયગમ્ય નહીં એ બધું રૂપી કોને સંભળાય નહીં વાંકે દેખાય નહીં નાકે સમજાય નહીં જીભે ચખાય નહીં એ બધું રૂપી રૂપી હોય તો ખબર પડી જાય તમે વાત ઉપર મારા વાર ના ના કરવું એટલે વ્યવહાર કહેવાય અને કેટલીક વાર વાળ કપાળ મૂંડું થઈ જાય આપણે બધા એક ના એક વાળ કપાળ બધું કામ એક ના એક Thank you. જે બધા પ્રેમથી કર્યું એવું લાગે ને બધા જે વિહારે તો એનું મનમાં ચેક ટકા બીજા આપી દે પાછું ના કરવું દાદા અમુક કોઈ મંદિર નું ને એવું તેવું લાવે તેમાં આપવા પડે કોઈ મંદિર નું પ્રોજેક્ટ આવે બીજા મંદિરો નું કોઈ ભણવાનું લાવે તો આપવા પડે કે કોઈ સ્કૂલો માટે સ્કૂલો માટે કે કોઈની હોસ્પિટલ બધા માટે કારણ કે કઈ આ તો લોકો દબાણ કરીને એમને એમને દબાણ કરીને આપણા મનમાં કચરાય કચરાય તે આપણું આપડે કઈ દાન કરવું જોઈએ પણ તે યથાર્થ સારી જગ્યાએ કરવું જોઈએ સારી જગ્યાએ તમારું થઈ ગયું એટલે હવે ના થાય વાંધો ને હમાન તો ખોટું લાગવાનું જ છે ને હમાન ખોટું લાગવાનું એને ત્રણ હજાર કહેતા આપણે જરા કહેતા ખોટું લાગવાનું છે એને ખોટું લાગવાનું ક્યાં પાર આવવાનું છે અહંકાર છે રેસકોર્સ છે આપણે બહુ ઘસાઈ નથી પચાસ સો બહુ જોયું તમે તો પેલા અમારા માણસ ને મનને દુઃખ ના થાય આપી દો આપડે કોઈ નહીં પહોંચવાનું નથી હવે આપડે અહંકાર કર્યો કેટલા જાય એવો કઈ ચોક્કસ ખબર નથી આમ પુત્ર એટલે આ દાદા ભગવાન ના બધા આપતા પુત્ર જ કહેવાય આપતા પુરુષ ના બધા જે પાછળ ફોલોવર છે ને તે આપતા પુત્ર જ કહેવાય પણ અત્યારે આપતા પુત્ર કોને કહીએ છીએ આ બ્રહ્મચર્ય આવે છે ને અને જે નાની માના છોકરાઓ છે એ બધાને આપતા પુત્ર નામ આવે અને આમ તો બધા આપતો પુત્ર જુદા પડે છે પચાસ હજાર થાય એ ગયા આમ ના પણ આમાં આપતા પુત્ર એટલે બ્રહ્મચર્ય પડે છે નિરંતર આજ્ઞામાં રહેવાનું જગતમાં કલ્યાણ કરવા માટે એ એ બધા ફરવાના કપડાઓ બદલવાના ગભરા કપડા જમવાનું ફ્રી ઓફ કોસ્ટ સો પુત્રીઓ ને આપતો પુત્રો એનું રહેવાનું પણ જુદું અને એ ઉપદેશ માટે બહાર ફરવાના દરેક ગામે ગામ અને મારી દોરવડી એ ફક્ત હિન્દુસ્તાન માં કે બધે પર બધે વર્લ્ડમાં વર્લ્ડમાં પછી તેનું જે આપણા મૂળ ભારત ડિસ્ટ્રિક્ટ પૂરા કરી નાખીને પછી આગળ વધવા એટલે સર્કલ મોટું કરતા કરતા જવાનું એ સર્કલમાંથી આમ